કેમ છો બાળ દોસ્તો મજામાં છો ને આજે હું તમારી પાસે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું હું છું વાર્તા કહેનારો તો ચાલો હું તમને જે વાર્તા કહેવાનો છું એનું નામ છે વાઘના ચામડામાં રહેલો ગધેડો ધ્યાનથી સાંભળજો કોઈ એક નગરમાં એક ધોબી રહેતો હતો ધોબી એટલે તમને ખબર છે ને આપણા બધાના કપડાં ધોઈ આપે તેને ધોબી કહેવાય તો એ ધોબી પાસે ગધેડો હતો પણ એ ગધેડાને ખાવા માટે પૂરતું ઘાસ મળતું નહોતું ગધેડો બિચારો ખૂબ જ ભૂખ્યો રહેતો હતો અને એને ભૂખને કારણે ગધેડાનું શરીર તો ભાઈ ભારે દુબળું ને પાતળું થઈ ગયું હતું હ એવામાં એક દિવસ ગધેડાના માલિક એવા ધોબીને વનમાંથી એક વાઘનું ચામડું મળી આવ્યું ધોબીએ એ મરેલા વાઘના ચામડાને લઈ લીધું અને પોતાના ઘરે લઈ ગયો પછી તો ધોબીએ વિચાર્યું ઓહો હો હો સારું થયું આ વાઘનું ચામડું પહેરાવીને હું ગધેડાને રોજ રાત્રે ખેતરોમાં છોડી મૂકીશ જેથી એને વાઘ માનીને ખેતરમાં કામ કરનારા ખેડૂતો એનાથી ડરી જશે અને એને ખેતરની બહાર કાઢશે નહીં પછી તો હે ને વાઘનું ચામડું ઓઢેલો મારો આ ગધેડો ધરાય ધરાઈને લોકોના ખેતરમાં લીલું લીલું ઘાસ લીલી લીલી મકાઈ લીલા લીલા ઘઉં ને એવું બધું ખાશે અને હે ને ધરાય ને તાજો માજો થશે આવું એણે વિચાર્યું એમ કર્યા પછી ગધેડાને એણે ખેતરોમાં વાઘનું ચામડું ઓઢાડીને છોડી મૂક્યો થોડી રાત બાકી રહે એટલે ધોબી પાછો એને પોતાને ઘેર લઈ જતો એ પ્રમાણે સમય જતા ગધેડો તો જાડો માડો પુષ્ટ શરીરવાળો થઈ ગયો એને બાંધવા લઈ જતા પણ ઘણી મહેનત પડતી હતી ધોબીને પછી તો એટલો બધો તાજો માજો થઈ ગયો પણ પછી ગધેડો તો ખાઈ ખાઈને મદથી ઉદ્ધત થઈ ગયો એક દિવસે એણે ખેતરમાં બીજા એક ગધેડાને જોયો અને એને સાંભળીને એ તો ઊંચે સ્વરે ભૂંકવા લાગ્યો હા ચી હા ચી એટલે આ તો વાઘના ચામડામાં છુપાયેલો ગધેડો છે એમ બધા ખેતરોમાં ખેડૂતોને ખબર પડી ગઈ એટલે બધા ખેડૂતો લાકડી પથ્થર કુહાડા એ બધાથી ગધેડાને મારવા માંડ્યા અને ગધેડો તો બિચારો મરી ગયો આમ વાઘના ચામડામાં ઢંકાયેલો ગધેડો સારી રીતે રક્ષાયેલો હોવા છતાંય એના રૂપને કારણે એની વાણીને લીધે નાશ પામ્યો અને એમ મરી ગયો એટલે બાળ દોસ્તો કહ્યું છે ને કે કોઈ દિવસ કોઈ માણસોની નકલ નહીં કરવાની કોઈના કપડાઓ ઓઢીને કોઈના વિચારો ઓઢીને આપણે એના જેવા થઈ જતા નથી તો ચાલો આવતીકાલે બીજી વાર્તા કહીશ આવજો